પરિણામ કરતા પરિણામ અને ભાવનો વિશેષ ભાવનો કરતા એટલે કાપમાને કરતા સ્થાપન કર્યું બહુ કરતા છે માટે ભોગતા સ્થાપન કર્યું પણ એ છે તે છે એકાંતિક નથી તે લોકો એકાંતિક માં લઈ ગયા કે આત્મા કરતા છે આના કરતા આ રાત રાખે ના રાખ્યો હોત તો લોકો આત્મા આ કરતા છે અહંકાર કરતા છે એવું સમજતા હતા જાણી પડ્યા પણ એવું નતું લખવું જોઈતું ને દાદા એ ગેરસમજણ ઉભી કરે છે ને સમજ મારે સમજ બે પૂરી સારું કરતા વાત કહેવાય અત્યારે ઉડતા ઉડતા લોક પકડ્યા બધા જ જૈનો પકડાયા અને બધા જ મહારાજો પકડાયા કરતા હવે એનું ક્યાં વ્યાસ એ બધા વેદાંત અપેક્ષા ના કરી મેં એમ કહ્યું આત્મા શુદ્ધ છે કે એને છૂટ થતું નથી તો બધી આત્મા શુદ્ધ છે એવું પૂછવું પડે વેદાંત તો આત્મા શુદ્ધ છે તારે દેહાત્મા શું ગયો હતો તારા બાપે એ તો છે આ શું કે છે તે સાપેક્ષ અમુક અપેક્ષા એ શુદ્ધ છે અમુક અપેક્ષા એ અમને સાચા કે માણસ પુરુષ સમજણ જો સમજીને આગળ ચાલે ફરી વિરોધાભાસ ઉત્પન્ન ના થાય વેદાંતમાં કોઈ માણસ એવું નહીં માને કે આત્મા કરતા છે અંગત વેદના અને અહંકાર એ બંને વચ્ચે કઈ સંબંધ ખરો એ કહે છે કે અંગત અંગત વેદના અને અહંકાર એ બંને વચ્ચે કઈ સંબંધ ખરો અંગત વેદના અંગત વેદના અને અહંકાર એ બંને વચ્ચે સંબંધ ખરો વેદના અનુભવે તો સંબંધ કરો વેદના અનુભવે નહીં તો સંબંધ નથી વેદના અનુભવે તો સંબંધ નહીં તો સંબંધ નહીં એટલે આપણને જયારે આનંદ થાય છે તે વખતે આપણો અહંકાર ઘણો બધો અગળતો હોય એવી અનુભૂતિ થાય છે કહે છે કે આપણને જયારે આનંદ થાય જયારે આપણને આનંદ થાય છે ત્યારે આપણો અહંકાર એકદમ ઓગળતો હોય એવું અનુભૂતિ થાય છે આનંદ થાય ત્યારે વેદના વખતે એ નથી થતી અને વેદના વખતે એમ નથી થતું આનંદ થાય એ વખતે અહંકાર ઓગળતો હોય એવો અનુભવ થાય છે અને વેદના થતી હોય તે વખતે એવો અનુભવ થતો નથી વેદના થતી વખતે વેદના પણ હોય ને પોતે એ અહંકાર જ વેદના હા હા એટલે આનંદ ની અનુભૂતિ અને વેદના ની અનુભૂતિ એ અનુભૂતિ ના કોઈ બે અલગ અલગ પાસા છે અવિભાજ જેવા કોઈ પાસા આનંદ આનંદ ની અનુભૂતિ અને વેદનાની અનુભૂતિ એ વેદના વેદના એ બંને ના કોઈ અલગ અલગ આનંદ ની અનુભૂતિ અને વેદના ની અનુભૂતિ આનંદ આનંદ આનંદ ની અનુભૂતિ અને વેદના ની અનુભૂતિ એ બંને ના કોઈ અલગ અલગ પાસા છે ત્રણ રીતે બે જાતની જગતમાં અનુભૂતિ હોય એ જે આનંદ ની અનુભૂતિ કે છે ને એ મસ્તી ની અનુભૂતિ છે કેટલી છે મસ્તી મસ્તી ની હા એ મસ્તી ની અનુભૂતિ અને વેદના ની અનુભૂતિ બે એક જ રસ્તા પર બે એક જ રસ્તા પર અને આનંદ ની અનુભૂતિ એ અમારી હાજરીમાં જ થાય થાય મસ્તી અને આનંદ એમાં ફરક બતાવો ને સમજાવો તો એમને ખ્યાલ આવશે ને આખું જગત જ્યાં સુધી મનથી સુખ હોય છે મનથી આત્માનું સુખ તો ગળે જ નહીં અહંકાર છે એટલે મનથી ખોય છે મનની મસ્તી મસ્ત થઈ જાય મસ્તી મસ્તીમાં પણ મસ્તી એવી વસ્તુ છે કે ઉતરી જાય મસ્તી ઉતરી જાય એટલે શેના જેવી લાગે એ કેપ જેવું છે કેપ કેપ કેપ કેપ જેમ ચડે એમ ઉતરી જાય એવું કેપ દારૂ નો કેપ ચડે અને ઉતરી જાય એવી રીતે મસ્તી ચડે ને ઉતરી જાય ઉતરી જાય અને આનંદ ઉતરી ના જાય ધીમે ધીમે ધીમે એ કયો આનંદ અત્યારે હા ભાઈ આવ્યા ને અત્યારે જે નહીં આનંદ ઉત્પન્ન થયો હોય મારી હાજરીમાં આનંદ ઉત્પન્ન થાય ત્યારે જ લખ્યો કે આનંદ ઉત્પન્ન શરૂ થઈ જાય પણ એ આત્માનો જ આનંદ હોય એનું શું કારણ છે કે અમે વાણીએ વાણી જે બોલીએ એ આત્માના આવરણને છે ભેદી અને અંદર ટચ થાય એટલે આત્માનું એટલું આ વિશેષતા છે અમારી આજુબાજુ કોઈ પણ અજ્ઞાની માણસને પણ આત્મામાં રાતે પેલા આવ્યા હતા ને એમને આનંદ બહુ થયો ભલે થોડી વાત મળતી ના આવે એ તો અમને મળતું કરતા બધું આવડે છે એમને રાજી રાખવા હોય તો પણ એવું અમે રાજી રાખવા માંગતા નથી અમે તો જેમ છે એમ ફેક્ટ કહેવા માંગીએ કારણ કે અમારે કંઈ એવું અમારે ત્યાં અમારે કયો વેપાર છે તે મગનું નામ મહિલા બોલીએ મગજ કહી દઈએ વેપારીને એવું કરવું પડે અમારે કે અને ક્યાં એવી રીતે કે ભાઈ આના તરફથી ઇનામ જોઈએ છે છે અને છે નથી સીધી તો એને આનંદ થાય અને સાચું બોલીએ તો એને આનંદ થાય કારણ માણસ સાયકોલોજી ચેક ને લઈને પોતાના આગ્રહને છોડે નહીં બહુ શિક્ષક થઈ ગયું હોય એટલે તદ્દન એને સાચું છે એવું માની જ લીધેલું હોય આ જ સાચું તદ્દન જૂઠા ને સાચું માની સાયકોલોજી ચેક છે એટલે અમારી વાત એને પચતા ઘણો ટાઈમ થાય બાકી અમારી વાત કોરી ચોપડી હોય ને ત્યારે બહુ બહુ સીધે સીધરામાં ના કર્યું હોય ત્યારે બહુ દાદાની વાતમાંથી એક વસ્તુ જે સહજ પ્રાપ્ત થઈ ગઈ તે અહંકાર એ જ વેદના મળે છે દાદાની વાત ઉપરથી એક સહજ વસ્તુ પ્રાપ્ત થઈ ગઈ